પદ નંબર બોતેર મુક્તિ સુખ છ દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે અનંત પરદેશી આવરણો તૂટે અનંત પરદેશી આવરણો તૂટે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહે કે નીર જરે સોળમન પરમણુ નિકાલી ભાવમાન સમૃદ્ધિ ત્રિકાળ અબાધિત સત્સંગ પ્રતિબોધે પ્રત્યેક સમયે રૂપાતીત સૌરભ હાજરીથી બહે કે કૃપાતીત સૌરભ હાજરીથી બહે કે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહે કે અનંત પરદેશિયા વરણો તૂટે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહે કે જેનું ઠર્યું અંતર બીજાને ઠારે ચરે નહીં છાક તેવો અને કોને તારે મોક્ષ સ્વરૂપ દાદા કુમારી જો સહેજે છેલ્લો જ્ઞાન અવતાર નાટક ને સમજે દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહે કે દેવલોક જંખે છે સતસંગ કાયમ મનુષ્યોને પૂરસદ હોય નહીં કાયમ બ્રહ્માંડે જ્ઞાની પોતે પરમાણુ ફેંકે વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે હો વિલક્ષણ જિજ્ઞાસુ દાદાને ઓળખે દાદા દાદા બોલું અને નિજાતમાં જ કે આંખોએ માનેલું નજદીક છે તે જ્ઞાની ઓળખાવે પછી જાવું નહીં દૂરે આંખોએ માનેલું નજદીક છે તે જ્ઞાની ઓળખાવે પછી જાવું નહીં દૂરે ભગવાન પોતે બેઠા મંદિર સીતે सायं समाधिते ज्ञानस्वरूपे सायं समाधिते ज्ञानस्वरूपे तदा तदा कोनु अन्ने निजात्मा ज महेके परकाया परवेश वाचेनु पूर्वे અહીંયા તો પ્રત્યક્ષ દાદા કવિ કલમે આચરજ દેખે તેથી નવનીત કહે છે પેલા કોણ સુણ તું તું ગાયત ની તે દાદા દાદા ઓઢું અને નિજાતમાં જ મહે છે ગમે ત્યાંથી ગાશું તો એ દાદાજી પોખે ગમે ત્યાંથી ગાશું તો એ દાદાજી પોખે આપણા પદો જીએમાં સમો લાગેલે લેખે આપણા પદો જીએમાં સમો લાગેલે લેખે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે અનંત પરદેશિયા વરણો તૂટે જેનું ઠર્યું અંતર બીજાને એ ઠારે ચડે નહીં થાક તેવો અને કોને તારે દાદા દાદા બોલું અને નિજાતમાં જ મહેકે પદ નંબર બાવીસ નથી ખ્વાહિશ પૂજા પાણી નથી હા સ્થાપના પિંજન અમે તો ગા પાઈશું કેવળ મનુષ્યના ભવ માહે તુજા ખરેખર શુદ્ધ પ્રેમીઓ સહુના ગુણલા દેખે અમારો વિશ્વ મૈત્રી જગતને મોક્ષયમી દે છે જગતને મોક્ષ અમી દે છે જીગરના પ્રેમનો છાંટો કમાડો ખોલે સહુ દિલના સહુને હિત કરવા તો 一生的明日。 પરમાત્મા પરમ નિર્દોષ દ્રષ્ટાત્મા હજારો આત્મજ્ઞાનીના બુલંદીનાદ ઉઠિયા જો જગત કલ્યાણ કર અક્રમ અનુપમ જ્ઞાની પા અનુપમ જ્ઞાની પાક્યા જો ફકત નિષ્કામ ધર્માથે ધરે કાયાજ સત સાથે નક્કી છે મોક્ષ તેનો અહીં કહ્યું ભગવાને પરમાર્થે સજીને પ્રેમનું લશ્કર પડો જંગે વીરે આત્મા અમર કીર્તિ વરો અક્રમ ત્રિકાળે પૂર્ણ્ય શ્લોકાત્મા શ્રીકારે પૂર્ણ્ય શ્લોકાત્મા વ્યવસ્થિત શક્તિ મૂળ સાથે નથી બાકી જગત ઈચ્છા જગત કલ્યાણ હો નીચે ઓ વંદન સ્વર્ગીશ્વર સુષા સજનતાની સુગંધી પર જગત આખું એનો છાવર ઉઠાવી રહ્યો છેલ્લી તક આક્રમ જ્ઞાન રુદિયે ભર આયક્રમ જ્ઞાન રુદિયે ભર અહો નિસ્વાર્થ સુધારક स्वयं न स्वरथ साधक पुकारे सं नीख्वाहि पूजा पानी नथी हाथापनापिञ्जन् अमे तो गायु केवल मनुष्य महे तू जान मनुष्य महे तू जान मनुष्य महे तू जान जय सच्चिदानन्द સમસ્ત વિશ્વના જીવો સુખ અને જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર નમસ્કાર